એ આવો આવો આવી ગયા આવી ગયા નાના મોટા ટાબરિયા આવો આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આ વડોદરાથી કુંજ અને અંશ વાર્તા સાંભળે છે અને ભાવનગરમાં બેઠા બેઠા નાવ્યા બેન પણ વાર્તા સાંભળે છે હો ભાઈ વાહ ભાઈ વાહ બેસો બેસો મારા નાના મોટા ટાબરિયાઓ આજે હું તમને એક સુંદર મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ આ વાર્તાનું નામ છે વાઘ આવ્યો રે વાઘ <laughs> સાંભળો એક હતું ગામ એ ગામમાં એક ગોવાળિયો રહેતો હતો એ ગોવાળ પોતાના ઘેટાઓને ચરાવવા લઈ જાય ઘાસ ચરાવવા માટે હો એની પાસે આઠ દસ ઘેટા હતા રોજ ઘેટા ચરાવવા એ તો વગડામાં જતો એક દિવસ આ ગોવાળિયાને મશ્કરી સૂજી ઓ ભાઈ શું સૂજી મશ્કરી ખબર છે એ તો ઝાડ ઉપર ચડીને બૂમો પાડવા લાગ્યો એ વાઘ આવ્યો રે વાઘ દોડજો ભાગો ભાગો આપણા ગામમાં વાઘ આવ્યો રે વાઘ બોલો લો આવી અને મસ્તી સૂજી બધા ગામના લોકો લાકડીઓ ને ધારિયા લઈને વગડામાં દોડી આવ્યા એની પાસે હો અને બધા કેવા લાગ્યા ક્યાં છે વાઘ જલ્દી બતાવ જલ્દી બતાવ નહીતર આ વાઘ આપણને બધાને ખાઈ જશે ઘોવાળિયો હસવા લાગ્યો કેવો વાઘ અને કેવી વાત હું તો મસ્તી કરતો હતો મસ્તી અમસ્તા અમસ્તા મશ્કરી કરતો હતો એ તો બધા ગામના લોકો ભોંઠા પડ્યા હો ભાઈ બીજા દિવસે ગોવાળિયાને ફરી મશ્કરી સૂજી એ તો ઝાડ ઉપર ચડ્યો અને બૂમો પાડવા લાગ્યો એ દોડજો પેલા ડુંગર પરથી વાઘ આવે છે આપણા ગામમાં આવે છે ભાગજો બધા બધા ગામના લોકો પાછા લાકડીઓ ને ધારિયા લઈને દોડી આવ્યા તલવાર ને એવું બધું લઈને વાઘને મારવા માટે પેલો ગોવાળ્યો તો હસીને કે અરે હું તો મશ્કરી કરતો હતો મશ્કરી પણ ગામના લોકો એ છોકરા ઉપર ચીડાયા અને કાંઈ બોલ્યા નહીં પછી તો ભાઈ શું થયું ખબર છે એક દિવસ આ ગોવાળિયો એના ઘેટા ચરાવતો હતો ત્યાં તો ખરેખર એક વાઘ આવ્યો ગોવાળિયો તો ડરી ગયો એને તો ભારે બીક લાગી ભાઈ ઝાડ ઉપર ચડીને એ તો બૂમ પાડવા લાગ્યો સાચમ સાચ એ વાઘ આવ્યો છે વાઘ આવ્યો છે દોડજો કોઈક બચાવો કોઈક બચાવો ગામના લોકોને તો થયું કે પેલો ગોવાળિયો ફરી પાછો મશ્કરી કરે છે એટલે બધા લોકો તો પોતપોતાના કામ કરતા રહ્યા કોઈ વગડામાં ગયું નહીં એને બચાવવા માટે હો કે એ તો રોજ રોજ જુઠ્ઠું બોલે છે ખોટું બોલે છે અને ભાઈ આ બાજુ પેલા વાઘે ગોવાળિયાના ઘણા બધા ઘેટા ફાડી ખાધા હો ગોવાળિયો તો પસ્તાઈને રડવા લાગ્યો ભાઈ પણ હવે રડવાથી શું વળે આ ગોવાળિયો બીજાની મશ્કરી કરતો રહ્યો અને એને એની જ મશ્કરી ભારે પડી ભાઈ રોજ બધાને જૂઠું કહેતો હતો એટલે એક દિવસ સાચો વાઘ આવ્યો ત્યારે બધાને એની સાચી વાત જૂઠી જ લાગી હો ભાઈ એટલે ક્યારેય જૂઠું બોલવાનું નહીં ખોટું નહીં બોલવાનું હે ને નહીં તો આ વાઘ આવ્યો રે વાઘ જેવી વાત થાય ભાઈ તો ભાઈ મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ આવજો